તિરસ્કાર વૃત્તિએ નોતર્યું પતન મારી માતાને જોઉં છું ને મારી પૌત્રીને જોઉં છું તો મને એટલો બધો ફેરફાર લાગે છે કે ન પૂછો વાત અત્યારની પ્રજા બગડેલી લાગે છે અને તમારા દાદાના વખતે દાદા તમારા માટે શું કહેતા હતા હમણાં મેં કહ્યું એવું જ કહેતા હતા આપણે બજારમાંથી રૂપાળી મજાની દૂધી લાવ્યા હોઈએ ને શાક તો કરવાનું જ છે એટલે કાપવી તો પડે જ ને એને કાપીએ ત્યારે કહેશે કે ના કાપશો એનો રૂપાળો દેખાવ બગડી જશે અને શાક ખાવું હોય તો પેલો દેખાવ છોડવો જ પડશે ભારત જો ડેવલપ થયું હોય તો કોઈ કાળમાં નથી થયું એવું આ ભારત ડેવલપ થવા માંડ્યું છે આ તો બધા સાવ અનાચારીને દુરાચારી હતા સેંકડે પાંચ ટકા કે બે ટકા લોક સારા નીકળે બાકી બધા વહેમમાં અને આખો દાડો ક્લેશ કંકાસને તિરસ્કારમાં જ ગાળતા આખો દાડો તિરસ્કાર કરે હરિજનો ઉપર તિરસ્કાર કરે બીજા ઉપર તિરસ્કાર કરે પોતાના ભાઈઓ જો કદી જરાક આચાર ઓછો દેખાય ને તો તેની ઉપર તિરસ્કાર કરે શિષ્યનો આચાર ઓછો દેખાય તો તેની ઉપર તિરસ્કાર કરે જ્યાં ને ત્યાં તિરસ્કાર કરે બહુ જંગલી થઈ ગયો હતો આ દેશ અત્યારની પ્રજામાં જે સુધારો થતો દેખાય છે તેનાથી પાછલા લોકોના જેવું જંગલીપણું ઓછું થવા માંડ્યું છે એમનામાં જે જંગલીપણું હતું એ ગયું ને બીજું જંગલીપણું ઉત્પન્ન થયું પાછલા લોકોને આ ના ગમ્યું જૂના જમાનામાં તો નર્યો તિરસ્કાર હતો વાઇલ્ડ બિલકુલ જંગલી જેવી થઈ ગઈ હતી હિન્દુસ્તાનની દશા જેને ધર્મિષ્ઠ જ ના કહેવાય કારણ કે વિચાર્યા વગરની વાત હતી આખો લોટ કેળવાયેલો જ નહોતો એમને એમ ભેળીને લાડુ બનાવી દીધા બસ એમને એમ કેળવ્યા વગર આ કેળવાય છે અત્યારે અત્યારના છોકરામાં આવું દેખાય છે પણ તે કેળવાય છે હંમેશાએ જ્યારે ખરી કેળવણી ઉત્પન્ન થાય ને ત્યારે આવું થાય અત્યારે તમારો છોકરો હોટેલમાંથી બહાર નીકળે ને તોય તેની ઉપર તમને બહુ તિરસ્કાર ના થાય અને પહેલાં તો તમે ઘેર જઈને પોઈઝન લેવા માંડો અગર તો પોઈઝન આપી દો અલ્યા હોટેલ જોડે તારો શો ઝઘડો છે કઈ જાતના લોક છો આવું ડિપ્રેશન કરવા માટે મહાવીર કહી ગયા છે વિતરાગ શાને માટે કહી ગયા છે અબવ નોર્મલ ઇઝ પોઈઝન અને બિલો નોર્મલ ઇઝ પોઈઝન બધી બાબતમાં અબવ નોર્મલ થઈ ગયા હતા નર્યો દ્વેષ દ્વેષ ને દ્વેષ અને દુરાચારનોએ પાર નહોતો દુરાચાર એટલો બધો એક્સેસ વધી ગયો હતો કે પાર વગરનો દુરાચાર થઈ ગયો હતો એના કરતાં આજનો આ દુરાચાર સારો આ ખુલ્લા દુરાચાર કહેવાય આ લોકોએ ખુલ્લા નાગા નાચ નછાવડાવ્યા નાગા કરીને નાચ કરે તેને જોવા જાય છે આ લોકો પેલા ઢાંક્યા કરતાં આ ખુલ્લું સારું દેશ જ આખો જંગલી થઈ ગયો હતો અને તેના આ કષ્ટ પડેલા છે દેશને ભયંકર કષ્ટો પડ્યા છે કોઈ સ્ત્રી વિધવા થઈ એટલે એના તરફ તિરસ્કાર તિરસ્કાર ને તિરસ્કાર વિધવા પર તો જંગલી માણસે તિરસ્કાર ના કરે કે બિચારી વિધવા થઈ એટલે એની આજુબાજુના અવલંબન તૂટી ગયા અવલંબન તૂટી ગયા એટલે આ બિચારી બધી રીતે દુઃખી છે મૂળ ધણીના આધારે સુખ હતું તે પણ જતું રહ્યું છે તો તેની ઉપર બધાએ કરુણા રાખવી જોઈએ પણ તેની ઉપર એ ભયંકર તિરસ્કાર આ લોકોએ વરસાવ્યો વળી વર્લ્ડમાં ક્યાંય ના હોય એવો હરિજનો ઉપર તિરસ્કાર કર્યો બીજે બધે તિરસ્કાર સગો ભાઈ હોય તો તેની ઉપર તિરસ્કાર ભયંકર તિરસ્કાર કર્યો હવે આને સુધરેલો દેશ જ કેમ કહેવાય અમે જ્યારે નાની ઉંમરના હતા ત્યારે બધા ઓલ્ડ લોકો શું કહે એ બગડી ગયા બગડી ગયા હું પૂછું પાછો તેમને કે તમને તમારા દાદા શું કહેતા હતા આ તો જંગલીપણું છે આવું અનાદિકાળથી જંગલીપણું ચાલ્યું છે પોતે કર્યું એવું કરો એવું એ કહે છે હું જે કૂવામાં પડું એ કૂવામાં તમે પડો અલ્યા હવે આ કૂવામાં નથી પાણી મોટા મોટા પથરા છે સાપ છે હવે પડું તો મરી જાઉં પહેલાં તો પાણી હતું હવે એને એ જ કૂવામાં પડો એમ કહે છે વૈષ્ણવના ને જૈનના ને ફલાણા જ કૂવામાં પડો હવે ક્યાં સુધી આ કૂવામાં પડ્યા કરીએ કહેશે કે અમે કર્યું એ કરો અલ્યા તમારા ડાચા ઉપરે નૂર નથી દેખાતું આખો દાડો કશાય કશાયને કશાય જ કરે અને જમવા જાય ને તો એમ જ જાણે કે આજે કોકને ત્યાં આપણે મફત જમ્યા છીએ આજે મફતનું મળ્યું છે ભારતના ડેવલપ માણસો કોકને ત્યાં જમવા જાય ત્યારે એમને જ્ઞાન હાજર થઈ જાય કે આજે ફ્રી જમવાનું છે તે બરાબર સારી રીતે જમજો આ આપણા ડેવલપ્ડ ઘેડિયા બધા આ બધા લોકો ડેવલપ્ડ હતા તે કેટલાક તો જમવા બોલાવ્યા હોય ને તો દોઢ બે દિવસ અગાઉથી તો ભૂખ્યા રહે ઘરનું બગડે નહીં એટલા માટે અને જમવા બેસે તો બે દિવસ સુધી જમવું ના પડે એટલું બધું ફૂલ જમી લે એટલે એમ જ સમજે કે હું મફતનું ખાઉં છું ફ્રી ઓફ કોસ્ટ એટલે દાનત કેટલી ચોર છે અને એના દુઃખ ભોગવ્યા છે અને રાંડેલીઓને જે હેરાન કરી હતી તે આજે તે બધાને ઘેર છોકરીઓ ઉત્પન્ન થઈને એ છોકરીઓએ ડાયવોર્સ લઈને જે ધૂળ ધાણી તોફાન માંડ્યા છે તે એના બાપને માર માર્યો છે એ રાંડેલીઓએ જ આ બધાને પજવ્યા છે મારે ત્યાં કેમ આવીને પજવતી નહીં હું હતો નહીં એવો રાંડેલી એ તો ગંગા સ્વરૂપ કહેવાય એનું નામ કેમ દેવાય પાછા કહેશું ગંગા સ્વરૂપ અને રાંડેલી સામે મળે તો કહે કે મને અપશુકન થયા સારું કામ કરવા જતો હતો ને મને અપશુકન થયા આવા જંગલી આવા જંગલીને તો ફાંસીએ ચડાવવા જોઈએ પણ ભગવાને શું કહ્યું કે તમે ફાંસીએ ના ચડાવશો આ અધિકાર તમારા હાથમાં લેશો નહીં ભગવાન મનુષ્યને કહે છે કે આ અધિકાર તમે તમારા હાથમાં લેશો નહીં નેચરલ નિયમ જ છે નેચર કહે છે એવાને અમે ફાંસીએ લઈ લઈએ છીએ જ અમારો નિયમ જ છે એ અધિકાર તમે લેશો નહીં અને આજે બહુ કષ્ટો સેવી રહ્યા છે આ બધા જે સેવી રહ્યા છે એ પોતાના જ કષ્ટો સેવી રહ્યા છે અને આ તો ડિવેલપ થઈ રહેલ છે અંડર ડેવલપ નથી છતાં આપણે વાત આચારની કરવી જોઈએ કે બેન ઉંમરલાયક થયા આ જગત ફસામણવાળું છે જો તમને સુખ જ જોઈતું હોય તો વિચારીને પગલાં મૂકજો ને પગલાં મૂકો તો અમને પૂછજો પૂછવામાં વાંધો નહીં ઉઠાવું પૂછજો અમને સલાહ તરીકે આ વકીલની સલાહ લઈએ છીએ તો શું વકીલ કરતાં બાપ ગયો વકીલ કરતાં તો બાપ ઉપર વધારે વિશ્વાસ હોય ને હિન્દુસ્તાન સુધરેલું નહોતું મનમાંથી કાઢી નાખવા જેવું હતું પોઈઝનસ હતું બધું ઝેરી હતું બધું આ દેશની દશા તો જુઓ કેવી થઈ ગઈ પણ તેમાં કોઈનો દોષ નહોતો માણસ કોઈ દોષિત હોતું નથી એવિડન્સ ઊભા થાય છે એમાં સર્કમસ્ટન્સીસ ઊભા થાય છે હવે આ ફેરફાર થવા માંડ્યો છે હવે આ ઊંચી જાતનું થઈ રહ્યું છે અજાયબ સ્થળે જઈ રહ્યું છે વર્લ્ડમાં આજે હિન્દુસ્તાન વર્લ્ડમાં અજાયબ સ્થળે જઈને ઊભું રહ્યું છે નહીં તો મોક્ષની વાત કરવાની હોય મોક્ષ તો લખવા માટે નહોતો કોઈને મોક્ષ લખવાનોય અધિકાર નહોતો આ બધા આચાર્યો મહારાજો સાધુઓ હતા ને તે બધા ઓવરવાઇઝ થઈ ગયેલા હતા તેમાં બે પાંચ એક્સેપ્શન કેસ હોઈ શકે ખરા બાકી તો ઓવરવાઇઝ એટલે ચણતરના એ કામમાં ઈંટ કામ ના લાગે તેવી ડિફોર્મ થઈ ગઈ હોય તેવી ખેંગાર ઈંટ જેવા ઓવરવાઇઝ છે તેને ખેંગાર કહેવાય ઈંટ કાચી હોય અંડરવાઇઝ તેને આમરસ કહેવાય ભગવાનને ત્યાં તો ડાપણ સુધીની જરૂર તે આ બધું ઓવરવાઇઝ થઈ ગયું હતું અને જાનવર કરતાંય ભૂંડા આચાર થઈ ગયા છે કારણ કે જાનવરમાં દુરાગ્રહ ના હોય કદાગ્રહ ના હોય હઠાગ્રહ ના હોય તે મનુષ્યમાં તો હોવા જ ના જોઈએ અને હોય તો અમુક પ્રમાણ હોય ત્યાં સુધી મનુષ્યપણું છે કારણ કે ડિવેલપ છે એટલે જાનવરો કરતાં આમનામાં આગ્રહ વિશેષ હોય પણ તેનું પ્રમાણ જળવાય ત્યાં સુધી બરાબર છે નહીં તો પછી જાનવર કરતાંય ભૂંડા કહેવાય આને મનુષ્યપણું કેમ કહેવાય ખોટી પકડો પકડવી ખોટો દુરાગ્રહ ખોટો કદાગ્રહ પોતાના જ વિચારોથી ધર્મને માનવો અને મૂલવવો ધર્મ તો કેવો હોવો જોઈએ કે નાના બાળક પાસેથી પણ જાણવાનો પ્રયત્ન કરવો જોઈએ જાનવરો પાસેથી પણ જાણવાનો પ્રયત્ન કરવો જોઈએ કે આનામાં કેવા કેવા ગુણ છે આ કૂતરાને એક જ દાડો પૂરી આપી હોય તો ત્રણ દાડા સુધી આપણને જ્યારે દેખે ત્યારે પૂંછડી હલાવ હલાવ કર્યા કરે એમાં હેતુ લાલચનો કે ફરી આપે તો સારું પણ એ ઉપકાર તો ભૂલતો નથી ને એ ઉપકારને લક્ષ્યમાં રાખીને લાલચ રાખે છે ને મનુષ્યો ગમે તે હો પણ આજે તો આ ભારત ડિવેલપ થયું છે નહીં તો મોક્ષની તો વાત સાંભળવાની હોય અરે સમક્તિનું જ ઠેકાણું નહોતું ને આજે બબ્બે હજાર વર્ષથી ઠેકાણું નહોતું મહાવીર ગયા પછી અને તેમના પહેલાંએ નહોતું ભગવાન જન્મ્યા ત્યારે અઢીસો વર્ષના કાળમાં બે વખત લાઇટ ઝબકી ગઈ પાર્શ્વનાથ ને મહાવીર બે તે વખતે અમુક માણસનું બસ કામ નીકળ્યું બીજા કોઈને લાભ બાબ મળેલો નહીં ભગવાનનો લોકોએ પ્રભાવ તોડવા બહુ બહુ ઉપાય કર્યા ભગવાન ચાલે ત્યાં આગળ કાંટા આમ ઊભા રસ્તામાં વેર્યા તે બાવળિયાના કાંટા આમ ઊભા મૂક્યા હોય ને ભગવાન ચાલે તો કાંટા આમ વાંકા થઈ જાય આ પ્રત્યક્ષ દેખાય છતાં પણ હિન્દુસ્તાનના બીજા ધર્મના લોકોએ તેમનો સ્વીકાર કર્યો નહીં કહેશે આ તો જાદુ છે આ વિદ્યા છે એવો સ્વીકાર કર્યો પણ સત્યનો સ્વીકાર ના કર્યો આવો ગજબનો સાયન્ટિસ્ટ તેનો સ્વીકાર ના કર્યો બહુ જ જંગલીપણું પ્રપંચ પ્રપંચ પ્રપંચ ધર્મમાં જ વેપાર કરેલા વેપાર ક્યાં શરૂ કરી દીધેલા ધર્મની અંદર જ વેપાર એટલે આવું જે જૂનું કે ડેવલપમેન્ટ હતું તે કાઢી નાખવા જેવું હતું તે બિલકુલ ખલાસ થઈ ગયેલું સ્ટ્રક્ચર છે એને પડી જવા દો નવું ઊભું થઈ રહ્યું છે નહીં તો મોક્ષની વાત તો સાંભળવા જ ના મળે જેમ જેમ આ કલ્ચર થતું જશે તેમ તેમ એ પુસ્તકો ઊંચે મૂકી દેશે પસ્તીમાં જતા રહેશે કારણ કે જ્યાં સુધી ડેવલપ ના હોય ત્યાં સુધી એની કિંમત ગીતાને સમજવાવાળા અને વેદાંતને સમજવાવાળા નીકળશે હવે હવે ડેવલપ થઈ રહેલ છે આમાં નિમિત્ત બન્યા છે અંગ્રેજો આ સારી બાબતમાં અંગ્રેજો નિમિત્ત બન્યા છે તેમણે જ્ઞાનનો ઉઘાડ કર્યો ના જ્ઞાનનો નહીં પણ લોકો જે અબનોર્મલ થઈ ગયા હતા તેમાં બેકિંગ લેવડાવ્યું તે નોર્મેલિટી ભણી લાવ્યા આપણા લોકોએ શું કહ્યું કે આ લોકો આપણો ધર્મને આપણા આચાર નષ્ટ કરવા આવ્યા તે એમણે એટલો નષ્ટ કર્યો તેથી આ નોર્મેલિટી પર આવી રહ્યા છે આપણા લોકો શી બૂમો પાડતા હતા કે આ લોકો ધર્મને આચાર બધો તોડી નાખશે ને આપણું બધું ખલાસ કરી નાખશે ના એટલું બાદ કર્યું પંચ્યાસી ડિગ્રી એબનોર્મલ પ્રમાણ થઈ ગયું હતું ને આપણને નોર્મેલિટી માટે પચાસ ડિગ્રી જોઈએ તે આ લોકોએ આવીને ત્રીસ પાંત્રીસ ડિગ્રી કાઢી નંખાવ્યા જળ બનાવ્યા જળ એટલે દારૂ પીતા શીખવ્યા માંસાહાર કપડાં લત્તા બધું મોહનીય બનાવ્યું એટલે પેલા દુર્ગુણો જતા રહ્યા જે તિરસ્કારના દુર્ગુણો હતા ને તે ખલાસ થઈ ગયા ફ્રેક્ચર થઈ ગયા એ બહુ સારામાં સારું કામ કર્યું આ લોકોએ